સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદુદ્ય સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યવાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીએ સ્વામીનું મંગળ પ્રવચન સંમત બે હજાર એકતાલીસ ના માક્ષર સુદ છઠ મે રવિવાર તારીખ સત્યાવીસ એક ઓગણીસો પંચ્યાસી પ્રાર્થના મંદિર રવિવારની સભા ગરડા મુખ્ય પ્રકરણનો અઠાવીસમું વચનામૃતમ નારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ઓગણસી ના ભાદરવા સુધી એકાદશી ને દિવસ રાત્રિ ને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર ની આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા મેં પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાન ને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વર ને બજામાં અંતરાય કરતા હોય ને પોતાના સગાવાલા હોય ને તેનો પણ ત્યાગ કરવો અને ભગવાન ને ભગવાન ને ન ગમે એવો કોઈ પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુ ની પેઠે ત્યાગ કરવો પણ ભગવાન થી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ લીધો જેમ ભરતજીએ પોતાની માતા નો પક્ષ ન લીધો અને ભગવાન નો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ તો પોતામાં જ અવગુણ ભાષે અને જે બીજામાં અવગુણ જોવે અને પોતામાં ગુણ પરટે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું મુખ્ય પણ રાખવું અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય અને જેને બીજાનો અવગુણ આવે અને પોતામાં ગુણ પરટે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માન્યો ત્યારે પોતાના પ્રેમમાં તમો ગુણનો ભાગ આવ્યો પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી પછી શ્રીદામા નો શાપ થયો તેને કરીને માંથી પડીને ગુજર ને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કહ્યો એવા મહા મોટા લાંછન ને પાયમાન અને સીતામાં હતો તેને પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠો તો રાધિકા નો સાપ પામીને દૈત્ય થવું પડ્યું અને એ ધામ માંથી તો પડવાની રીત નથી અને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એ ઈચ્છા એવી હતી તો પણ ભગવાને એમ જણાવ્યું છે રાધિકાજી જેવો મોટો હોય અને તે પોતાના ગુણ માની અને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય તો બીજાની શીખ ગણતી માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો અને પોતાનો તો અવગુણ જ લેવો એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો તે વિના તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસે દિવસ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય અને વળી એવી રીતે એવી રીત તો સર્વ ઠેકાણે છે જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમ તેમાં જે સવળું લે તો સવળું લેતો જાય તો તે ઉપર તે ઉપર રાજા તથા ગુરુ ને અતિશય હેત થાય છે અને જેને શિખામણ ની વાત કહે અને અવળું લે તે ઉપર હેત થતું નથી તેમ ભગવાન ની પણ એવી રીત છે જે એને શિખામણ ની વાત કહે અને સવળું લે તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર હેત થતું નથી ઇતિ વચનામૃતમ એવી રીતે મધ્ય પ્રકરણ નું છવ્વીસમું વચનામૃતમ થયું સહજાન સ્વામી મહારાજ મોરારજી ભાઈ હું આવ્યું તાણી થી બોલજો હું સાંભળું એમ કાંઈ બે ભગવાનના ભગવાનના ભક્ત હોય હા ભગવાન કે ભગવાનના ભક્તને આગમતું હોય એમને કરવું અને પોતાના સગાવાળા હોય તો જો ભક્તિમાં અંતરાય કરતા હોય તો રખ્યા અકેલો ભગવાનના ભક્ત નો પોતાનો સ્વભાવ જોવા ટ્રાય કરતો હોય તો સ્વભાવનો ત્યાગ પ્રસ્થાનમાં પોતાનો અવગુણ લેવો છે સત્સંગી ગુણ જો પોતાનો ગુણ લે તો અને સત્સંગ નો અવગુણ લે તો એ કરતો નથી પોતાના મૂલ્ય એ જુદી બધી વસ્તુ સ્વામી જ કોક ની દુકાન હોય જેમ જેમ ઉદ્યમ કરે અને આગળ આવતો હોય તો તમે ઝીણવટથી ધ્યાન તો રાખો કેમ આગળ આવ્યો કે છે એવું આગળ આવવાનું આપણે કરવું જોઈએ એમ ધંધામાં તો ધ્યાન રાખે હો બધા ઓલો ફાવી ગયો કે આપણે ફાવતા નથી કારણ શું એટલે જ્યાં આપણી ખામી હોય એ આપણે ઓછી કરવા માંગીએ તમારે તમારી દુકાન ઉપર તમારા આછો હોય ભૂલ કરતા હોય નામાઠા મામા ગ્રાહકોને સમજાવવામાં તમે તરત ને તરત આંખ લાલ કરીને લખો છો અને એ જો ભૂલ ન સુધારે નોખો કરી નાખો એ નુકસાની કઈ ગોહાય જા ગમે ત્યાં રળી કા મારી દુકાન માં નહી હો છોકરા ને કાઢી મેં લેજો તો નુકસાની જો છોકરો કરતો હોય તો છોકરા ને કાઢી મેલ્યો મનુષ્ય દેહ મળ્યો અને મોક્ષ માર્ગ માં નુકસાની થાય એવા પોતાના સ્વભાવ એને આપણે કાઢી નાખીએ છીએ

આ વાત એ આવી જો ઓળખી અને છોડતા શીખવા જઈએ સ્વભાવ ન છોડે અને આમાં ના સ્વભાવ ઈ નબળો છે હું તો નથી હો જે આવી રીતે જોવા શીખે એ આ સંસારમાં ક્યાંય આગળ શોભે નહીં હો વ્યવહારમાં તમે જોવો અને મોક્ષ માર્ગમાં તો એ અસાધારણ વાત છે સારું એટલું મારું એ કરવાનો સ્વભાવ કેળવો જોઈએ ગમે એવા બે છોકરા જ્યાં રમતા હોય આપણે ત્યાં નીકળ્યા આમ ચાલવાનું કરીએ ત્યાં કોક છોકરો બાપા એમને જવું તો બા ત્યાં હમણાં હરપ ગયો એ તરત સર્પ ગયો તો એ છોકરાનું કયું માનો કે ન માનો હે વગર